મજારણ નણનામી મોહમો યદનુગ્રહતો જમતો સર્વ દુઃખાતિગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્ વિષ્ઠ્યા ચતુર્વિષ્ઠ્યા ચતુર્વિષ્ઠ્યા ત્રિવિષ્ઠતા ષડભિર્વિરાજતે યો સૌ પંચધારતે મોહિત ઓહો અચ્છા છે દ્વિજ વધાઈ વધાઈ પ્રસંગો વાર્તા तो गोपाल दास को श्रीनाथ जी के દર્શન કો વિહાર વિરહ બહોત એટલે ગોપાલદાસ ને શ્રીનાથજી દર્શન કરવાનો વિરોધ ખૂબ થતો તો શ્રીનાથજી દ્વાર આય શ્રીનાથજી કે દર્શન કિયે એટલે પછી શ્રી ના દ્વારે આવ્યા એટલે મંદિર ના મુખ્ય દ્વાર પર આવ્યા અને દર્શન કર્યા પાછે ગોપાલદાસ કો જ્વર જ્વર આવ્યો એટલે પછી ગોપાલદાસ ને તાવ ચડી ગયો તો દોએ લંગ લંઘન કિએ વાહ એટલે બે દિવસ ઉપવાસ કર્યો पाछे रात्रि को एक दिन गोपाल दास को तृषा तृषा बहुत लगी એટલે એક દિવસ ગોપાલ દાસ ને ઘણું ઘણી તરસ તો પાણી પાસ ન હોત હતે હતો એટલે પાણી પાસે ન હતું એક આપનો સેવક સંઘ લાવો વાકો પુકાર પુકારે તો વહ સોઈ ગયો હતો એટલે શ્રી આચાર્યજી એના સાથે આચાર્યજી નહીં ગોપાલદાસ હા ગોપાલદાસ નો સેવક સેવક હતો તેમને સાથે લાવ્યા હતા સાથે અ, લાવ્યા હતા તેમના સેવક ને તો ગોપાલદાસે તેમને પુકાર્યો તો ઈ સુતા હતા और गोपालदास को क- કંઠ કંઠ કંઠ સુખી સુખી ગયો તો વચન ન નિ- નિકસે એટલે ગોપાલદાસ નું ગળું સુકાઈ ગયું તો ગોપાલદાસ બોલી નતા શકતા તબ મન में व्या, व्याकुल भय व्याकुल નો વ્યાકુલ એટલે મૂંઝાયા એટલે મુંજાઈ ગયા વચ- મનમાં तब श्री गोवर्धन नाथ जी अपनी जलपान की झाड़ी लेके गोपाल दास पास आए गोपाल दास को जलपान कराए झाड़ी झाड़ी તહા ही ધરી ગયે એટલે પછી ગોપાલ એટલે શ્રીના શ્રી ગોવર્ધનનાથજી પોતાની જારી ના એટલે ગોપાલદાસ ને જલપાન કરાવવા માટે પોતાની જારી પધરાવી અને ગોપાલદાસ ને જલપાન કરાવ્યું અને શ્રી ગોવર્ધનનાથજી પોતાની જારી ગોપાલદાસ ના ઘરે જ ભૂલી પાછે પ્રાતઃ કાળ ગયો તબ સગરે ભીતરી ભીતરિયા स्नान करी श्री गोवर्धन नाथ गोवर्धन नाथ जी के मंदिर में आए आई देखे તો જારી નાહી એટલે પછી સવારના ભીતરિયા લોકો સ્નાન કરી શ્રી ગોવર્ધનનાથજી ના મંદિર માં આવ્યા ત્યારે ગોવર્ધનનાથજીની જારી ન હતી તો સગરે ચિંતા કરવા લાગે એટલે બધા લોકો બધા ભીતરીય ચિંતા કરવા લાગ્યા તબ શ્રી ગોવર્ધનનાથજીને बड़े रा, रामानंद રામદાસજી કો કહ્યો શું કહ્યો એટલે શ્રી ગોવર્ધનનાથજીએ મોટા રામ રામદાસજી ને કહ્યું મોટા રામદાસજી કોણ મુખિયાજી જો ગોપાલદાસ રાત્રિ કો બહુ પ્યાસે ભય એટલે ગોપાલ ગોપાલદાસ રાતના તેમને ખૂબ તરસ લાગી मैं उनको जलपान कराई झाड़ी ધરી આવ્યો હતો આવ્યો હું એટલે હું તેમને જલપાન કરાવી અને મારી ઝાડી માં ભૂલી ગયો તબ રામાનંદ રામदास રામદાસજી आए गोपाल दास को कहे जो गोपाल दास तुम रात्रि को जल काहे कहा के पियो એટલે પછી રામ રામદાસજી એ ગોપાલદાસ ને કહ્યું કે તમે ગોપાલદાસ રાતના તમે જલપાન ક્યાંથી કર્યું તબ ગોપાલદાસ કહે મોકો તો જલ જ્વર ચઢ્યો ત્રિષા બહુત લગી એટલે ગોપાલદાસે કીધું કે મને હું તો રાતના બેભાન જ્વર એટલે તાવ તાવ ખૂબ હતો એટલે તાવ બહુ ચડ્યો હતો અને તરસ પણ ખૂબ લાગી હતી ખૂબ લાગી હતી કંઠ સુખો તો વ્યાકુલ ગયો હતો એટલે મારું ગળું સુકાઈ ગયું હતું અને હું ઊંઝાઈ ગયો હતો તાતે મોકો કશું ખબર નહીં જો કે જલ જલપાન કરાયો એટલે એટલે મને ખબર ન હતી કે કોણે મને જલપાન કરાવ્યો તબ રામા रामदास ने गोपालदास को कहो जो तुमको श्री गोवर्धन दर जलपान कराई जारी यहाँ ही दरी गए तो હમ જારી લેન આય એટલે તમને રામદાસે રામ રામદાસ ને કીધું કે ગોપાલદાસ ને કીધું કે તમને રાતના શ્રી ગોવર્ધન દર જલપાન કરાવી ગયા હતા અને પોતાની જારી અહીંયા જ ભૂલી ગયા એટલે અમે જારી લેવા આવ્યા તાતે તિહારે બડે ભાગ્ય હે એટલે તમારા ખૂબ ભાગ્ય છે तब गोपाल दास कहे प्रभु प्रभु को इतनो श्रम करो करनो પડ્યો એટલે ઠાકોરજી ને આટલું શ્રમ કરવું પડ્યું अपने मनुष्य पर खींचे तू पानी मेरे पास क्यों न रख्यो એટલે પછી પોતાના મનુષ્ય સેવક નોકર નોકર ને કીધું કે તમે તે મારી પાસે પાણી કેમ રાખ્યું ઓર તું સોઈ ગયો ને તું સૂઈ ગયો મોકો प्यास बहुत લગી હતી તો શ્રી ઠાકોરજી કો શ્રમ કરનો પડ્યો એટલે મને ખૂબ પ્યાસ લાગી હતી અને શ્રી ઠાકોરજીને ખૂબ શ્રમ થયો સો પૂરી ગઈ એટલે ખરાબ થયું પાછે રામ રામદાસ રામદાસજી શ્રી ગોપાલદાસ કો સમાધાન કરી झारी લે મંદિર મેં આય એટલે રામ રામદાસજી એ ગોપાલદાસ નું સમાધાન એટલે ગોપાલદાસ અને આશ્વાસન આપી આશ્વાસન આપી આશ્વાસન એટલે સમાજ હા એમ સમજો સમાજ આપી અને જાડી મંદિર લઈ ગયા ઠાકોરજી પરિશ્રમ થયો એને કારણે ગોપાલદાસ ના મનમાં જે ઉદ્વેગ થયો થયું એનું સાંત્વન કર્યું ગોપાલદાસ આજે ભરે ભય એટલે પછી ગોપાલદાસ સારા થયા શ્રીનાથજી કો દર્શન કરી અપને ઘર આય એટલે શ્રીનાથજી ના દર્શન કરી અને પછી પોતાના ઘરે આવ્યા પરંતુ શ્રી ગોવર્ધન ધર કો વિરહ અષ્ટપ્રહર ઇનકો રહે એટલે પછી શ્રી ગોવર્ધન દર નો તેમ છતાં પણ શ્રી ગોવર્ધન દરજી નો વિરહ એમને આઠે આઠ કલાક લાગતો ચોવીસે કલાક રહેતો વાર્તા પ્રસંગ થી પેલા ની ચર્ચા કરો આમાં કોઈને કઈ કેવું પૂછવું હોય તો કે ઠાકોરજી ને પોતાના ભક્તનો દુઃખ સહન નથી થતો એટલે આપણે પણ એ ખ્યાલ રાખવું જોઈએ આપણું કે આપણે જે પણ જરૂર હોય તે આપણે પોતાની સાથે રાખવું એટલે ઠાકોરજીને દુઃખ ન થાય આપણા માટે ઠાકોરજીને પરિશ્રમ લેવું ન પડે એટલે બિનજરૂરી પોતાની જાતને તકલીફ આપવી એ સારી વાત નથી અને મને આમાં એક પ્રશ્ન પણ છે કે આમાં છે કે ગોપાલદાસ ને વિરહ બહુ થતો અને તે શ્રીનાથજી ના દ્વારે આવ્યા ત્યારે ગોપાલદાસ ને પછી ઘરે ગયા તો તેમને તાવ ચડ્યો વધારે થઈ ગયા અને પછી તાવ ચડ્યો અને એવું કેમ થયું કે શ્રીનાથજી ના દ્વાર પર એટલે શ્રી ગોવર્ધન શ્રીનાથજી ના દ્વાર પર આવીને તે બેભાન થઈ ગયા બેભાન તો થયા જ એટલે તેમને શ્રીનાથજી દ્વાર એનો મતલબ દરવાજો નથી થતો દ્વાર નો મતલબ શિનાજી દ્વારનો મતલબ કે ગામમાં શિનાજી બિરાજતા હોય એ ગામમાં આવ્યા એવો મતલબ છે હા તો કે ગામમાં જતી પૂરાય સમજી હા કે ગામમાં આવ્યા તો ને શિનાજી દર્શન કર્યા પછી ગોપાલલાલ ને સાવ આવી ગયો સાવ આવી હ તો તો આવી શકે ને સાવ ના આવી શકે ના પણ આમાં છે કે દર્શન કર્યા અમે સાવ હા પહેલા આવ્યા દર્શન કર્યા પછી એમને તાવ આવી એટલે દર્શનને કારણે તાવ આવ્યો છે એવું નથી કઈ પણ સહજ તાવ આવી જાય કોઈને પણ મને આમાં એ વાત સારી લાગી કે ગોવર્ધન દરજીને એટલે એમને એમના ભક્ત માટે ઘણી ચિંતા હતી એટલે એમને રાત્ર રાત્રે ગોપાલદાસ ને જયારે તરસ પ્યાસ લાગી હતી ત્યારે અડધી રાત્રે એમને પાણી જલપાન કરાવવા આવ્યા હતા હા જે જે મને આમાં એ વાત ખબર પડી એટલે આપણે છે ને ત્યારે બી કોઈને કોઈ આપણે આપણા માટે કોઈ કામ ના કરાવજે જેવી રીતે ગોપાલ એટલે આપ આપણે જે બી જરૂરિયાત છે આપણી આપણે જોઈએ આપણે પહેલાથી તૈયાર કરીને લઈ લેવાની એટલે કોઈને ભાગવું ના પડે હા સાચી વાત છે જે મને આમાં એક પ્રશ્ન છે હા બોલ કે જે જે ગોપાલદાસે ત્યાં આવ્યા તો એટલે એમને એમના નોકર રાખ્યા હતા કે એમને જોડે પહેલેથી હતા એમના સેવક વાર્તા તે પહેલેથી જોડાયો નહીં ને ચાર પાંચ દિવસ તું ગાયબ હતો એટલે તને ખબર નથી ગોપાલદાસ ખૂબ પૈસા વાળા હતા અને એમની પાસે પાંચ દસ માણસો હંમેશા એમની સાથે આગળ પાછળ રહેતા જે જે મને આમાં એ વાત સારી લાગી કે ગોપાલદાસ ને ખબર પડી કે ઠાકોરજી ને શ્રમ થયો છે તો તે તેના સેવક ને બહુ ખીજાણા જે મને આમાં એ વાત સારી લાગી કે ગોપાલદાસ એટલા સારા ભગવદીય છે કે તેમને છે ઠાકોરજી સ્વયં આ જલ પધાર્યા ગયા અને આમાં એક ગોપાલદાસ એક વાત મને સમજ ન પડી કે પેલા તેમને તેમના જે સેવક હતો તેમને પુકાર્યો તો તે સૂતો હતો અને જ્યારે તેમને ખબર પડી કે આ શ્રીનાથ શ્રી ગોવર્ધનધર પોતે સ્વયં પધાર્યા છે તેમને જલપાન કરાવવા તો તે પોતાના સેવક ને ખીજ્યા તો તેઓ એવું શું કામ કે તે તો ગોપાલદાસની જ ભૂલ હતી એટલે પોતે એટલે તે જલ લઈને ન બેસે એમણે તો એના માટે નોકર રાખ્યો હતો જે એમની સાર સંભાળ રાખે એની બેદરકારી કેવાય ને નોકર એટલે આપણે તો ધ્યાન રાખવું કે જે પણ આપણા ઘરે જેમ કોઈ હોય આપણે ધ્યાન રાખવા વાળું તો તેમને પણ ધ્યાન રાખવું કે આમ દેવું દેવાનું જે કામ એટલે જે કામ આપણે સોંપ્યું હોય તે કામ આપણે સારી રીતે કરવું સાચી વાત મને આમાં એ વાત સારી લાગી કે ગોપાલદાસ એ એટલા કૃપાપાત્ર હતા કે શ્રી ગોવર્ધન એકદમ અને એમને જલ પીવડાવ્યું જેથી મને આમાં એ વાત સારી લાગી કે આપણે પણ ગોપાલદાસ જેવું થવું જોઈએ કે આપણે હંમેશા ભગવાનનું સુખ વિચારવું જોઈએ પ્રભુના પરિશ્રમનો વિચાર કરવો એટલે મને આમાં એક પ્રશ્ન છે હા બોલ છે જે અમારામાં એના સમજ પડી કે જે ઠાકોરજી પોતાની જારીથી ભૂલી ગયા એમાં મતલબ એવું કઈ કારણ હતું કે એમાં જો વાવકૃત પ્રકાશમાં એનો ખુલાસો કર્યો છે વાંચો વાંચવું હોય તો સો સો યાતે જો ગોપાલદાસ કો જસ પ્રગટ કરી દેશો કે લીએ જારી દરિયાએ એટલે શ્રી ગોપ એટલે શ્રી ગોવર્ધન દાસ ગોપાલ દાસ નો જસ એટલે હા યશ પ્રસિદ્ધિ પ્રગટ કરવા માટે પોતાની જાતને પધરાવી ગયા જો સબકો સબકો જાને જો ગોપાલદાસ બડે ભગવદી હે એટલે ઇનકો શ્રી બધાને ખબર પડે કે આ ગોપાલ દાસ આટલા ભગવદીય છે કે શ્રીનાથજી પોતે તેમને જલ પીવા પધારે સમજાયું આ કારણ છે આવા અનેક વૈષ્ણવોના પ્રસંગમાં આવે છે કે હમણાં આ વાર્તામાં જ આવ્યું હતું કે ઠાકોરજી વૈષ્ણવ ના ઘરે કટોરી ભૂલી ગયા તો એના પાછળ પણ કઈ કારણ હતું કે હમ હોઈ શકે ક્યાંક ભૂલી જાય છે ઠાકોરજી હા એ પણ કારણ હોઈ શકે જજમોનામાં એ વાત સારી લાગી કે ગોપાલદાસ અષ્ટપ્રહર એમને વીરો રહેતો હતો હા હંમેશા યાદ રહેતી ઠાકોરજી જેમાં મન આપણું સતત લાગેલું હોય અંદરથી જેમના માટે પ્રેમ હોય એમનો વિરહ આપણને રહે ગોપાલદાસજીને ઠાકોરજી પ્રત્યે એટલો બધો પ્રેમ હતો એવું મન લાગેલું હશે એમને સતત નો વિરાજ ચલો બહુ સુંદર આજનો અહીંયા ક્રમ રાખીએ આજે અમારે કોઈ બીજો ક્રમ શરૂ થશે આજે